એ આવો આવો મારા જીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા સૃષ્ટિ વાર્તા સાંભળે છે અને એનો ભાઈ સંજય પણ છે ને એની સાથે સાંભળો સાંભળો સૃષ્ટિ સૃષ્ટિબેન સંજયભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હા વાર્તાનું નામ છે પૂંછડી વિનાનું શિયાળ <laughs> એક હતું શિયાળ હો ભાઈ એ તો એક જંગલ મારે એને એની પૂંછડી બહુ વાલી હો એને ભરાવદાર વાળ વાળી લાંબી લાંબી રૂંછડા વાળી એવી પૂંછડી એને બહુ ગમે હો આ શિયાળ તો વારંવાર એની પૂંછડી જોયા કરે અને હરખાયા કરે અરે વાહ ભાઈ કેવી સુંદર મજાની પૂછડી આપી છે ભગવાને મને પણ એકવાર એ છે ને ખૂબ ભૂખ્યું થયું એટલે ખોરાક શોધતું શોધતું આમ એક જંગલની પાસે ગયું નદીની પાસે અને જ્યાં નદીની પાસે ગયું ને ત્યાં એ શિયાળની પૂંછડી શિકારીના પંજામાં ફસાઈ ગઈ હો ભાઈ શિકારીએ પાંજરું મૂક્યું હતું એટલે પાંજરામાં ફસાઈ ગઈ શિયાળે તો આમ પાછળ ફરીને જોયું પૂંછડી તો દુખે પૂંછડી તો કઈ દુખે પાંજરામાંથી નીકળી ન શકે છે એ વાતે છૂટવા માટે શિયાળે બહુ જોર કર્યું બહુ જોર કર્યું ત્યાં એની પૂંછડી કપાઈ ગઈ હો ભાઈ શિકારીના પાંજરામાંથી નીકળી ન શકીએ તો અને શિયાળ તો જીવ બચાવીને ભાગ્યું ત્યાંથી દૂર જઈને ઊભું રહ્યું અને આમ પાછળ ફરીને જુએ તો પૂંછડી કપાઈ ગઈ શિયાળ તો બિચારું રડવા લાગ્યું હો દુઃખથી એને થયું કે આ મારો જીવ તો બચ્યો પણ આ મારી પૂંછડી મારી વાલી પૂછડી ન બચી મારાથી હવે હું શું કરું એટલે એ તો બાંડું શિયાળ ક્યાંય બહાર નીકળતા એને ગમે નહીં હો એને તો ખૂબ શરમ આવે પૂંછડી વિનાનો હું બહાર કેમ નીકળીશ એને થાતું કે બધાય પ્રાણીઓ સરસ મજાની પૂંછડી વાળા છે અને હું આવું બાંડું પૂંછડી વિનાનું મારી પાછળ બધા મને બાંડું શિયાળ બાંડું શિયાળ એમ જ કહીને મને ખીજવશે શિયાળે તો આવો વિચાર કર્યો અને એણે પછી વિચાર્યું કે જો બધા જ શિયાળોને પૂંછડી ન હોય તો તો કોઈ મને બાંડું શિયાળ પૂંછડી વિનાનું શિયાળ એમ ખીજવશે નહીં અને પછી કોઈ દિવસ મને શરમ આવશે નહીં એણે તો આવો વિચાર કર્યો કે કોઈને પૂંછડી જ ન હોય તો શું એટલે એણે તો બધા શિયાળની સભા બોલાવી હો કે આજે બધા સાંજે સભામાં આવજો મારે તમને ખાસ વાત કહેવાની છે એમ કહીને એ તો એક ઊંચા પથ્થર ઉપર બેસી ગયું અને પછી બોલ્યું તમને બધાને ખબર છે મારી પૂંછડી મને બહુ વાલી હતી પણ એક દિવસ એ પૂંછડી કપાઈ ગઈ એટલે હવે મને બહુ સારું લાગે છે ભાઈ આ આપણે બિનજરૂરી પૂંછડી શું કામ રાખવાની એ જ મને તો નથી ખબર પડતી એટલે મારી પૂંછડી કપાઈ ગઈ એટલે હવે મને બહુ સારું છે એટલે ભાઈ તમારા બધાની પૂંછડી કપાઈ જાય તો બહુ સારું જેની પૂંછડી ન હોય એ જ બધા આગળ વધી શકે આ માણસોની જેમ કહે છે કે પહેલાના જમાનામાં માણસોને પૂંછડી હતી હવે એને પૂંછડી નથી એટલે માણસોએ કેટલી બધી પ્રગતિ કરી છે આ શિયાળે તો બધાને સભામાં આવું કહ્યું હો આ સાંભળીને પહેલા તો સભામાં સોપો પડી ગયો ભાઈ બધા વિચારવા લાગ્યા કે વાત તો સાચી છે પણ પછી એક ઘરડું શિયાળ હતું અનુભવી શિયાળ હતું હો સંજયભાઈ એટલે એણે તો બાંડા શિયાળને કહ્યું અરે તારી પૂંછડી કપાઈ ન ગયો તો તું તારી પૂંછડી કપાઈ જાય એવું તને ગમત ખરું અરે ભાઈ ભગવાને આપણને પૂંછડી કાંઈ અમથી થોડી આપી હોય એ તો આપણા સારા માટે આપી હોય શિકારની પાછળ આપણને દોડવામાં કામ લાગે અને આપણે એનાથી સંતુલન જાળવી શકીએ બેલેન્સ જાળવી શકીએ કાંઈ ભગવાને અમતી થોડી આપી હોય ભગવાને કાંઈક વિચારવું તો હશે જ ને એવું કાંઈ હોય નહીં અને ભાઈ આ ઘરડા શિયાળની વાત સાંભળીને પેલું પૂંછડી વિનાનું શિયાળ તો સમજી ગયું હો કે આપણી વાત કોઈ માનવાનું નથી અને એ તો બિચારું નીચું મો કરીને ચૂપચાપ ત્યાંથી ચાલ્યું ગયું હો ભાઈ તો ભાઈ તમને બધાને આ પૂંછડી વિનાના શિયાળની વાર્તા સાંભળવામાં મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો